જગતમાં ઘણા જીવ એવા છે અભિમાનમાં આવેશમાં બોલે છે હું ઈશ્વરને માનતો નથી કેટલાક લોકો ઈશ્વરને હું માનું છું એવું બોલે છે પણ પરમાત્માની પ્રેમથી શાંતિથી પૂજા કરતા નથી ઈશ્વરને હું માનું છું એ બોલવાથી શું લાભ ઈશ્વરને માનનારો એ ભગવાનની પૂજા કર્યા વિના રહી શકે પરમાત્મા બધાને માને જે નાસ્તિક છે જે પ્રભુનો અનાદર કરે છે એને પરમાત્મા પવન આપે છે પ્રકાશ આપે છે અન્ન જળ આપે છે શ્રી કૃષ્ણ રહસ્ય પૂતનાએ વિષ આપ્યું વિષ આપનાર પૂતનાને વાસના રહિત બનાવ્યું વિષ આપનાર સાથે કોણ પ્રેમ કરે પૂતનાને મારી નથી પૂતનાને મુક્તિ આપી છે જે વિષ આપે એને પણ ભગવાન મુક્તિ આપે છે જે પ્રેમથી બાલકૃષ્ણને માખણ મિશ્રી આરોગા એને કનૈયો શું આપે એવો ઉદાર છે વિષ આપનાર સાથે પણ પ્રેમ કરે છે જીવાત્માને પરમાત્મા પ્રેમ આપે છે અને જીવ પાસે ઈશ્વર પ્રેમ જ માગે છે કેટલાક લોકો એવા થયા છે ભગવાનને પૈસા આપીને સમજાવી દે છે પરમાત્મા સાથે પ્રેમ કરતા નથી પૈસાથી કોઈ પરમાત્માને પ્રસન્ન કરી શક્યો નથી પૈસાથી તમે કોઈ ગરીબ માણસને રાજી કરી શકશો જે લક્ષ્મી નો પતિ છે એને પૈસા થી કોઈ પ્રસન્ન કરી શકે પરમાત્મા તમારી પાસે પ્રેમ માગે છે જગત સાથે વેર ન કરો પણ આ જગત બહુ પ્રેમ કરવા લાયક નથી જગત સાથે પ્રેમ કરનારો એ દુઃખી થાય જગત સાથે દૂરથી વિવેકથી પ્રેમ કરો વધારે પ્રેમ પરમાત્મા સાથે કરો દ્રવ્ય બળ બુદ્ધિ બળ જ્ઞાન બળ શરીર બળ આ સર્વની જયારે હાર થાય છે ત્યારે પ્રેમની જીત થાય છે વૈષ્ણવો પરમાત્માને પ્રેમથી જ વશ કરી શકે છે પ્રેમ બળ એ સર્વથી શ્રેષ્ઠ બળ છે પ્રેમના બધા નિયમો જુદા છે પ્રેમમાં કોઈ અતિ માન આપે એ ગમતું નથી પ્રેમમાં અતિ માને અપમાન જેવું લાગે છે હું તો ઘરનો છું તમારો છું મને આટલું માન આપવાની જરૂર છે પ્રેમમાં તિરસ્કાર એ સત્કાર છે મને પોતાનો માને છે અને તેથી મારો તિરસ્કાર કરે એમના હૃદયમાં મારા માટે પ્રેમ પ્રેમમાં હાર જીત છે અને જીત હાર છે પ્રેમમાં હાર કબૂલ કરતા બહુ શાંતિ મળે છે બહુ સુખ થાય છે જ્યાં પ્રેમ નથી ત્યાં હાર કબૂલ કરતા દુઃખ થાય છે પ્રેમમાં માનો હાર કબૂલ કરે છે એને બહુ શાંતિ રહે છે પ્રિયતમની જીતે મારી જીત હારે માર્યા હાર અતિશય જ્યાં પ્રેમ છે જ્યાં માનવ હાર કબૂલ કરે છે કલ્પના કરો કે કોઈ માં કથામાં જવા તૈયાર થઈ છે ઘરમાં ત્રણ ચાર વર્ષનું બાળક છે માની એવી ઈચ્છા છે બાળક ઘરમાં રમે હું કથા સાંભળવા માં બાળકને સમજાવે છે ને મીઠાઈ આપે છે પૈસા આપે છે પણ બાળકનો સોળ આની પ્રેમ માતામાં જ મને જવા દેતો નથી માતામાં શક્તિ વધારે છે બાળકમાં પ્રેમ વધારે છે નો પ્રેમ જોઈને માં દુર્બળ થઈ જાય બાળકનો અતિશય પ્રેમ છે અને તેથી માં બાળકના હાજીર રહે છે બાળક જે કે તેવું જ માં કહે કલ્પના કરો કે છોકરો મોટો થયો ચોવીસ પચીસ વર્ષનો જવાન થયો એનું લગ્ન થયું ઘરમાં વહુ આવી છે એક દિવસ એની માં કથામાં જવા તૈયાર થઈ છે પરણેલો જવાન છોકરો કદાચ માને એવું કે કથામાં જઈશ એની માં માનશે આજે એની માં નહીં માને હું તો કથામાં જવા તું ના પાડે તો કથામાં મારા દેહનું આત્માનું મારે કલ્યાણ કરવું કદાચ છોકરો માને પૂછે હું નાનો હતો અને તને ના પાડું ત્યારે તું કથામાં જતી નહોતી હવે તો હું મોટો થયો પૈસા કમાવું છું હું ના પાડું છતાં તું કથામાં કેમ જાય સરળતાથી જવાબ આપશે તું નાનો હતો ત્યારે તારો સોળ આની પ્રેમ મારામાં જ હતો હવે તો તારું લગ્ન થયું છે વહુ આવી છે તારો પહેલા જેવો પ્રેમ મારામાં રહ્યો નથી પુત્રનો પ્રેમ ઓછો થાય કે માનો પ્રેમ ઓછો થઈ જાય લગ્ન થયા પછી સ્ત્રીમાં એવો મોહ થાય માતા પિતાના પણ પ્રેમ ને ઉપકાર ને જીવ ભૂલી જાય પુત્ર નો પ્રેમ ઓછો થાય કે માનો પણ પ્રેમ ઓછો થઈ જાય હવે માં એના આધીન રહેતી નથી જીવ ઈશ્વર નો સંબંધ પિતા પુત્ર જેવો માતા પુત્ર જેવો છે પરમાત્માને જીવ પ્રેમથી જ વશ કરી શકે પ્રેમનું બંધન પરમાત્મા પણ તોડી શકતા નથી પરમાત્મા સાથે પ્રેમ કદાચ તમને શંકા થશે કે મહારાજ પ્રભુમાં પ્રેમ થાય એવો કોઈ ઉપાય બતાવો હું કથા સાંભળું છું હું દાન આપું છું મંદિરમાં દર્શન કરવા જઉં છું આ બધું કરું પણ ભગવાનમાંથી પ્રેમ થતો નથી ભગવાનમાં પ્રેમ થાય એવો કોઈ ઉપાય છે કોઈ પણ માનવ પ્રેમ કર્યા વિના રહી શકતો જ નથી માનવની ભૂલ એટલી છે એ જગત સાથે બહુ પ્રેમ કરે છે અને તેથી દુઃખી થાય છે તમે ઘરના લોકો સાથે કેમ પ્રેમ કરો છો પતિ એવું સમજે છે કે પત્ની મને બહુ સુખ આપે છે અને તેથી પતિ પત્ની સાથે પ્રેમ કરે છે પત્ની એવી કલ્પના કરે છે કે પતિના લીધે હું સુખી છું તેથી પ્રેમ થાય છે ઘરના લોકો મને ત્રાસ આપે છે ઘરના લોકો મને દુઃખ આપે છે એવો કોઈ વિચાર કરે તો ઘરના લોકો સાથે પ્રેમ થાય ઘરના લોકો સુખ આપે છે એવું સમજવાથી પ્રેમ થાય ભાગવત ની કથા સાંભળો છો આજથી તમે એક નિશ્ચય કરો મને સુખ મારા ભગવાન આપે છે કોઈ સ્ત્રી સુખ આપી શકે નહીં કોઈ પુરુષ સુખ આપી શકે નહીં આ તો બધા કરેલા કર્મ કર્મનું ફળ ભોગવવા માટે ભેગા થાય જ આ કર્મનો સંબંધ પૂરો થયો એટલે ચાલતો થશે કદાચ ન જાય તમારી સાથે રહે પણ જેનો તમારો લેણ દેણ નો સંબંધ પૂરો થયો એ તમને સુખ નહીં આપે જીવનમાં એવો અનુભવ થાય છે જેનાથી સુખ મળ્યું હતું એ જ દુઃખ આપે છે પ્રેમ તો બધા જ કરે પ્રેમ કર્યા વિના કોઈ રહી શકતો નથી આ જીવ જગત સાથે બહુ પ્રેમ કરે છે તે પ્રેમને ઉલટાવે પરમાત્મા સાથે પ્રેમ તમે જે માનવ સાથે પ્રેમ કરો છો એક દિવસ એ તમને છોડીને જશે અથવા તમે એને છોડીને જશો બે માંથી એક થવાનું જ છે બે દિવાલો કઈ સાથે પડતી નથી પતિ પત્ની ના મિલનમાં સુખ છે ઠીક છે જયારે વિયોગ થશે ત્યારે દુઃખ પણ થશે સંસારનો સંયોગ એ વિયોગ માટે જ થાય છે આ જીવ એક વાર પરમાત્મા ને મળે તો ભગવાનનો કોઈ દિવસ વિયોગ થતો નથી જીવ સાથે સર્વકાર ઈશ્વર રહે છે પરમાત્મા જીવને એક ક્ષણ છોડતા નથી જીવ જીવને છોડીને જાય છે કોઈ જીવ તમારી સાથે સર્વકાર એવા તૈયાર નથી પરમાત્મા જીવ સાથે સર્વકાળે છે જન્મથી જીવ ઈશ્વર નો છે અને મર્યા પછી પણ જીવ ઈશ્વર નો જ રહે છે જન્મથી કોઈ જીવ પતિ નથી જન્મથી કોઈ પત્ની નથી જન્મથી કોઈ પિતા નથી પતિ પત્ની નો પિતા પુત્ર નો સંબંધ વ્યવહાર દૃષ્ટિથી છે મર્યા પછી કોઈ પતિ નથી પત્ની નથી જન્મ જીવ ઈશ્વર નો અને મર્યા પછી પણ જીવ ઈશ્વર નો જ રહે છે જે ભગવાન સર્વકાળ સાથે રહે છે એ પરમાત્માને જીવ ભૂલી જાય છે એ પ્રભુ સાથે પ્રેમ કરતો નથી અને જે છોડીને જવાના છે એમના પાછળ પડે છે કેવું જીવનું અજ્ઞાન છે પરમાત્મા મળ્યા પછી પણ સાથે આવશે ભગવાન જીવને છોડતા નથી જીવ જીવને છોડીને જાય ઈશ્વર કોઈ જીવને છોડે નહીં પ્રેમ પરમાત્મા સાથે કરો તમારા મનને વારંવાર સમજાવો મને મારા ભગવાન સુખ આપે મારા ભગવાનની મારા ઉપર બહુ કૃપા છે મારા પાપ તો પહાડ જેવા છે પણ મને પ્રભુએ સજા બહુ જ ઓછી કરી છે મારા ઉપર એમની બહુ કૃપા છે વારંવાર એવા વિચારો કરો થોડું ઠંડુ પાણી મળે તો ભગવાનના ઉપકાર માનો ભગવાનનું સ્મરણ કરીને પછી પીઓ પાણી પીતા પહેલા ભગવાનનું સ્મરણ કરવું જોઈએ પાણી કોણ આપે છે પાણી કોઈ માનવ ઉત્પન્ન કરી શકે એમ નથી પાણી પરમાત્મા ઉત્પન્ન ઠંડુ પાણી પીતા પહેલા ભગવાનનું સ્મરણ કરો પ્રભુના ઉપકાર માનો ભગવાનને અર્પણ કર્યા વિના પાણી પણ પીવું મને મારા ભગવાન સુખ આપે છે પ્રભુએ આ બધું મને આપ્યું છે વારંવાર એવો વિચાર કરશો તો ભગવાનમાં પ્રેમ થશે જ્યાં તમારો પ્રેમ છે એ તમને બહુ યાદ આવે ભગવાનનું સતત સ્મરણ કરો માં ગમે ત્યાં જાય પણ એ બાળકને ભૂલતી નથી માનું મન બાળકમાં જો હવે જાગ્યો હશે હવે મારા બાળકને ભૂખ લાગી હશે તમે પરમાત્મા સાથે એવો પ્રેમ કરો તો તમને ભગવાન યાદ આવશે ભગવાનના નામનો જપ કરો અતિશય પાપ હોવાથી જીવ જગત સાથે પ્રેમ કરે છે ઈશ્વર સાથે પ્રેમ કરતો નથી માનવનો પ્રેમ સંસારના વિષયોમાં વિખરાયેલો છે અને તે વિખરાયેલા પ્રેમને ત્યાંથી ઉઠાવીને ભેગો કરો ભગવાનને પ્રેમ આપો જગત સાથે વેર ન કરો પણ આ જગત વધારે પ્રેમ કરવા લાયક નથી તે ભૂલશો પરમાત્માને વૈષ્ણવો પ્રેમથી વશ કરે ભગવાન સર્વશક્તિમાન છે પણ પરમાત્મા પ્રેમનું બંધન તોડી શકતા નથી પરમાત્મા પ્રેમ પરતંત્ર બને છે હાથ છુડા કે જાતો નિબલ જાની કે મોહી જાહુગે જબ હૃદય સે સબલ કહુગે તો સુદાજી મહારાજ એવું બોલ્યા છે સુદાજી મહારાજ જન્મથી અંધ નથી એમને આંખો હતી એક વાર સુદાજીના મનમાં વિચાર આવ્યો આ જગત મેં અનેક વાર જોયું પણ જગત જેને બનાવ્યું છે એને એક વાર પણ મેં જોયો નથી જગત અનેક વાર જોયું છતાં શાંતિ મળી નથી હવે મારે જગત જોવું જ નથી સુરદાસજી ને એવું થયું મારા મનને આંખ બગાડે છે આંખ ભક્તિમાં વિઘ્ન કરે છે આંખની શી જરૂર છે સુરદાસજીએ જાણીને આંખો ફોડી દીધી છે અંધ થયા છે સુરદાસજી શ્રીધામ વૃંદાવનમાં રહેતા સુરદાસજીની બાલકૃષ્ણલાલમાં પ્રીતિ હતી ચાર પાંચ વર્ષના બાલકૃષ્ણલાલ એમના ઈષ્ટદેવ છે શ્રી કૃષ્ણની પ્રેમથી પૂજા કરે શ્રી કૃષ્ણજીનાનું ચિંતન કરે શ્રી કૃષ્ણ કીર્તન કરે સુદાસજી મહારાજ બહુ પ્રેમથી કીર્તન કરતા તાલ ગાના કે પ્રેમ સે ગાના સુરદાસજી ગાયન શાસ્ત્રમાં બહુ નિષ્ણાત નહોતા પ્રેમથી કીર્તન કરે સુરદાસજીનું કીર્તન ભગવાન સાંભળે નાનકડા બાલકૃષ્ણ સુરદાસજીના સન્મુખ બેસીને કીર્તન સાંભળે કેવું બોલે સુરદાસજીને ખબર નથી કે મારું કીર્તન કોણ સાંભળે આટલે દેખાતું નથી બાલકૃષ્ણ રામને સુરદાસજીનું કીર્તન સાંભળવામાં આનંદ આવતો હતો શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ છે આનંદમય પરમાત્મા ને પણ કીર્તનમાં આનંદ આવે ગ્રંથોમાં તો એવું લખ્યું છે વૈષ્ણવ બેસીને ભજન કીર્તન કરે ત્યાં ભગવાન ઉભા થઈને કીર્તન સાંભળે છે જ્યાં ભગવાન ઉભા રહે છે જ્યાં ભક્તો બેસીને ભગવાનનું કીર્તન સ્મરણ કરે છે કે ઉભા થઈને ભગવાન સાંભળે છે કોઈ ભગવાન નો ભક્ત પ્રેમમાં ઉભો થઈને કીર્તનમાં તન્મય થાય ત્યારે તો બાલકૃષ્ણ નાચવા લાગે મીરાબાઈ કીર્તન કરે અને ત્યારે ગોપાલજી નાચે કીર્તન ભક્તિ અતિશય શ્રેષ્ઠ सूरज आति महाराज नोय बोलती हम तो कोई मानव પાસે માંગવાનું નથી સુકા મેં તે થા હું ભૂખ લાગી મે તો કીર્તન કરતા કરતા ભગવાન ને કે મને બહુ ભૂખ લાગી છે મારી પાસે કંઈ નથી સનિયા મારા કપડા ફાટી ગયા છે પ્રાણ જાય પર હું જગત પાસે નહીં પામું એમ હોય ગોત્ર સિષ્ય ઓ ભગવાનનો દાસ હું જગત પાસે માવું તો મારા માલિકને બહુ ખોટું લાગશે પ્રભુને ઓછું ન લાગે અને તેથી હું જગત પાસે નહીં માનું ગમે તે થાય ભગવાન એક એકને પ્રેરણા કરતા વગર માગે સુદાજીને મળતું કોઈ વસ્તુનો સંગ્રહ કર્યો નથી કોઈ દિવસ ભૂખ્યા રહ્યા પણ નથી ભગવાન સર્વનું પોષણ કરે છે કેટલાક લોકો ખાવાની ચિંતા બહુ કરે ખાવાની ચિંતા જેને શરીર આપ્યું છે એને તમારા માટે અન્ન ઉત્પન્ન કર્યું છે તમારી એને ચિંતા છે પશુ પક્ષી કોઈ દિવસ ખાવાની ચિંતા કરે છે પશુ પક્ષી સંગ્રહ કરતા નથી પશુ પક્ષી ભગવાનમાં વિશ્વાસ રાખે છે જે પ્રભુએ આજે ખાવાનું આપ્યું છે એ ભગવાન આવતીકાલે પણ આપશે પશુ ચિંતા કરતા નથી પશુ કોઈ વસ્તુનો સંગ્રહ કરતા નથી માનવને ચિંતા પૂછાય તમારી ચિંતા ભગવાન શું દાજી વૃંદાવનમાં રહેતા હતા એક વાર એવું થયું માર્ગમાં મોટો ખાડો અંધ સૂરદાસજી ને દેખાયું નહીં સૂરદાસજી ખાડામાં પડ્યા મોટો ખાડો છે દેખાતું નથી બહાર કેવી રીતે થોડા ગભરાયા મને આ ખાડામાંથી કોણ બહાર કાઢશે કોઈને મારી જરૂર નથી બાલકૃષ્ણલાલનું સ્મરણ કરવાને બાલકૃષ્ણલાલ પ્રગટ થયા છે હાથ પકડીને બહાર કાઢે શું સુદાજીને દેખાતું નથી મારો હાથ કોને પકડ્યો શું સુદાજી પૂછે છે તમે કોણ છો બાબા નંદગામના એક નો હું દીકરો છું હું ગાયોને લઈને આ બાજુ આવ્યો હતો બાબા તમે ખાડામાં પડ્યા હતા તમને હું બહાર કાઢવા આવ્યો એનાથી વિચાર કરવા લાગ્યા મારા માટે ખાડામાં કોણ ઉતર્યું આ કોણ ગોવાળનો દીકરો છે પછી તો સુરદાસજી સમજી ગયા છે અમારા ઈષ્ટદેવ બાલકૃષ્ણ બીજો કોઈ નથી સુરદાસજી શ્રી કૃષ્ણને પકડવા જાય ત્યારે હાથ છોડી દીધો સુરદાસજી સમજી ગયા છે સુરદાસજી બોલ્યા છે હાથ છુટા કે મારો હાથ છોડીને તમે જાઓ છો તમે બળવાન છો હું દુર્બળ છું તમે સર્વજ્ઞ છો હું અલ્પજ્ઞ છું તમે ઈશ્વર છો હું જીવ છું તમે સિંધુ છો હું બિંદુ છું તમે અંશી છો હું અંશ છું તમે મને છોડીને જાઓ તો શું આશ્ચર્ય છે લોકો તમને બળવાન માને છે પણ હું તમને બળવાન ત્યારે માનીશ કે તમે મારા હૃદયમાંથી બહાર દીધું સુરદાસજીએ પ્રેમથી પરમાત્માને હૃદયમાં બાંધી રાખ્યા છે પ્રેમનું બંધન ભગવાન પણ તોડી શકતા નથી જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં પરમાત્મા દુર્બળ થઈ જાય પ્રેમ બળ ને વધારો ભગવાન તમારા આધીન થશે ગોપીઓનો પ્રેમ બહુ વધ્યો છે યશોદામાનો પ્રેમ એવો હતો બાલકૃષ્ણ લાલ ને બાંધે છે યશોદા જે દોરીથી લાલાને બાંધવાનો પ્રયત્ન કરે છે એ દોરી બે આગળ ઓછી થઈ જાય આજે લાલાએ ઘરમાં ચોરી કરી અત્યારે દહીં માખણની ચોરી કરે અને મોટો થયા પછી પૈસાની ચોરી કરે તો એના મિત્રોને બધું આપવા હું તૈયાર છું એને ચોરી કરવાની ટેવ પડી છે મારી એની આદત સુધારવી હું માં જીવવા આ મારો દીકરો છે આ ભાવમાં એ યશોદાજી રહેતા આજે લાલાએ ઘરમાં ચોરી કરી હું લાલાને સજા કરીશ માં લાલાને બાંધવાનો પ્રયત્ન કરે છે જે દોરીથી બાંધવાનો પ્રયત્ન કરે એ દોરી બે આગળ ઓછી થઈ જાય બાલ કૃષ્ણલાલ માને બનાવે છે એમાં હું ફરીથી કોઈ દિવસ આવું નહીં કરું આજનો દિવસ તું મને છોડી દે લાલાએ થોડો રડવાનો પ્રયત્ન તો કર્યો પણ આંખમાં ક્યાં શું આવતા જ નથી તું ખોટું ખોટું રડે છે હું તને ઓળખું છું હું તારી માં છું કનૈયો માને મનાવે એમાં હું ફરીથી કોઈ દિવસ આવું નહીં કરું આજનો દિવસ તું મને છોડી દે નહીં છોડ આજે હું તને બાંધી રાખીશ તને યાદ રહેવું જોઈએ મારો બહુ આગ્રહ છે લાલાને બાંધવો જ છે દોરી બે આંગળ ઓછી થાય જીવ અને ઈશ્વર બે માં બે આંગળનું અંતર છે માનવમાં માન અને જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી એ પરમાત્માને બાંધી શકે સંસારના વિષયો મીઠા લાગે સંસારમાં જીવ અનેક વાર દુઃખી થાય છે છતાં સંસાર સુખમાં મનથી ઘૃણા આવતી નથી વિષયોમાં એવો મોહ છે જીવમાં માન છે માન અને મોહ આજ બે અંગળ છે આ માન અને મોહ જ્યાં સુધી માનવ છોડે નહીં ત્યાં સુધી એ પરમાત્માને બાંધી શકે બે આગળ ઓછી થાય સંતો અનેક ભાવ વર્ણન કરે છે યશોદા મૈયા તો શ્રી કૃષ્ણને બાળક સમજીને બાંધવાનો પ્રયત્ન કરે છે ઐશ્વર્ય શક્તિ કે છે શ્રી કૃષ્ણ મારા પતિ છે મારા પતિને કોઈ બાંધે એ મારાથી સહન થાય યશોદા મારો દુરાગ્રહ છે આજે નાનાને બાંધવો જ છે ઘરની બધી દોરીઓ ભેગી કરી એને બાંધ્યા વિના નહીં રહું એને બાંધવો શક્તિ કે છે મારા ધણીને તું કેવી રીતે બાંધે છે તે હું જોઉં યશોદાજી શ્રી કૃષ્ણને પુત્ર સમજીને બાંધે છે શ્રી કૃષ્ણ આ ઈશ્વરીય શક્તિના પતિ છે ની વાત્સલ્ય ભક્તિ અને ઐશ્વર્ય શક્તિ આ બે નો ઝઘડો શરૂ થયો યશોદા મૈયા કે જે મારો દીકરો છે એને ચોરી કરવાની ટેવ પડી છે હું ન સુધારું તો કોણ સુધારશે ઐશ્વર્ય શક્તિ કે છે તમે ભલે પુત્ર માનો પણ એ મારા પતિ છે મારા પતિને કોઈ બાંધે એ મારાથી સહન થાય નહીં ઐશ્વર્ય શક્તિ એ દોરીમાં પ્રવેશ કરીને દોરીને બે આગળ ઓછી કરે છે બેનો ઝઘડો થયો છે માં થાકી ગયા છે મારા શ્રીઅંગમાં પસીનો આવ્યો છે મારું શ્રીઅંગ બહાર છે કનૈયો બંધનમાં આવતો નથી મારે લાલાને બાંધવો છે લાલાને દયા મારી માને બાંધવાની ઈચ્છા છે અને આ ઈશ્વરી શક્તિ ગડબડ કરે જીવ દુરાગ્રહી હોય અને ઈશ્વર અનાગ્રહી જીવ પોતાનો કપકો ખરો કરે જીવ પોતાનો દુરાગ્રહ છોડતો નથી જીવમાં શક્તિ અલ્પ છે બુદ્ધિ અલ્પ છે અલ્પ શક્તિ અલ્પ બુદ્ધિ હોવા છતાં જીવ દુરાગ્રહી હું જે કહું તે જ થવું જોઈએ પરમાત્મા સર્વશક્તિમાન છે પણ ભગવાન અનાગ્રહી યશોદા મારો આગ્રહ પ્રભુએ કહ્યું છે તું કેમ ગડબડ કરે છે કે તમને બાંધે મારાથી સહન થતું નથી પ્રભુએ કહ્યું મને જરાય દુઃખ નહીં હું આનંદમાં છું તું ગડબડ કરીશ નહીં અત્યારે હું યશોદા માનો દીકરો છું હું દ્વારકામાં આવીશ ત્યારે તારો ધડી લઈને આવીશ આજે તો હું યશોદામાં નો બાળક ગોકુળમાં વાત્સલ્ય ભાવ છે અને દ્વારકામાં ઐશ્વર્ય છે ત્યાં ભગવાન રાજાધિરાજ છે ત્યાં ભગવાનને બધા મનાવે છે ગોકુળના આપણે જે વાસીઓ એવું માને છે કનૈયો અમારો છે કનૈયો કોઈ કોઈ વખત બાળકોને મનાવે કેવો પ્રેમ હશે લાલાને દયા આવી તે બંધનનો સ્વીકાર કર્યો આ જીવ ઈશ્વરને જયારે પ્રેમથી બાંધે છે ત્યારે જ આ જીવ માયાના બંધન બંધનમાંથી છૂટે માયા એ જીવને બાંધ્યો છે આ જીવ સ્વતંત્ર નથી જીવ પરતંત્ર છે આ જીવ ઈશ્વરને જયારે પ્રેમથી બાંધે છે ત્યારે માયા બંધન છૂટે છે નવમા અધ્યાયમાં યશોદા મૈયા ને બાંધે છે તે કથા છે અને દસમા અધ્યાયમાં યમલાર્જુન ના ઉદ્ધારની કથા છે ઈશ્વર બંધનમાં આવે ત્યારે જીવ બંધનમાંથી છૂટે છે કુબેર ભંડારીના બે બાળકો નારદજીના શાપથી નંદ બાબાના આંગણામાં ઝાડ થયા નારદજીએ કહ્યું હતું બાલકૃષ્ણલાલના ચરણનો સ્પર્શ થશે ત્યારે તમારો ઉદ્ધાર થશે ખાયણી સાથે બંધાયેલા બાલકૃષ્ણ ધીરે ધીરે ખાયણી ને ખેંચતા બહાર આવ્યા તે ઝાડ ને શ્રી કૃષ્ણ નો સ્પર્શ થયો ત્યારે તે ઝાડ માંથી બે દેવ પુરુષો બહાર કૃષ્ણ કનૈયા નમ પરમ કલ્યાણ નમ પરમ મંગલ વાસુદેવાય શાંતાય યદૂનામ પતયે गुणानुकथने श्रवणौ कथायाम् हस्तौ च कर्मसु मना तव पादयोर्न स्मृत्यां शिरस्तव निवास जगत्प्रणामे दृष्टिः सकां दर्शनेस्तु भवत्तनूना તલકુબરમણી ગ્રીવ શ્રી કૃષ્ણ ચરણ નો સ્પર્શ થયો એમનો ઉદ્ધાર થયો છે ભગવાનની સ્તુતિ કરી છે આપ એવી કૃપા કરો અમે તમારી કથા કરી અમે તમારા વખાણ કરી વાણી ગુણાનું કથન જગતનું વર્ણન કરશો જીભ બગડી જશે પરમાત્માનું વર્ણન કોઈ સ્ત્રી નું પુરુષ નું વર્ણન કરશો મન બગડશે કોઈ માનવ નું વર્ણન કરવું માનવની નિંદા કરવી પાપ છે પણ માનવના બહુ વખાણ કરે સારું વખાણ કરવા લાયક એક પરમાત્મા છે તમને જયારે પુરુષોત્ત મળે છે ત્યારે તમે શું કરો છો ઘણા ભાગે લોકો જગતની નિંદા અને સ્તુતિ કરે છે આ ભાઈ બહુ ખરાબ છે અને આ ભાઈ બહુ આરામ છે કોઈને ખરાબ માનશો નહીં અને કોઈના બહુ વખાણ પણ કરશો તમને જયારે ફુરસદ મળે ત્યારે તમારા ભગવાનના વખાણ ભગવાન અતિ ઉદાહરણ છે ભગવાન અતિશય પ્રેમ કરે અમારી વાણી તમારું વર્ણન નો ઉદ્ધાર કર્યો છે પછી તો નંદ બાબા બાલકૃષ્ણને છોડે છે નામ પડ્યું છે દામોદર બાળ મિત્રો લાલાને કહેવા લાગ્યા કે કનૈયા આખો દિવસ તું ઘરમાં શું બેસીને આપણે જમનાજી ના કિનારે વાછરાઓને લઈને રમવા જઈશું ત્યાં બહુ મજા આવશે હવે લાલાને રમવાની ઈચ્છા થાય યશોદા માની બહુ ઈચ્છા હતી મારો કનૈયો થી દૂર ન જાય ઘરમાં રમે પણ હવે લાલાને જ મિત્રો સાથે જમનાજીના કિનારે જઈને રમવાની ઈચ્છા થઈ ગ્વાલ બાલ મિત્રો ને લઈને નાના નાના વાછરાઓ સાથે છે શ્રી કૃષ્ણ જમનાજીના કિનારે રમવા મિત્રો સાથે રમતા હતા શ્રી કૃષ્ણની પ્રત્યેક લીલામાં જ્ઞાન અને ભક્તિ ભરેલી છે શ્રી કૃષ્ણ નું બધું જ દિવ્ય છે લીલા લૌકિક જેવી લાગે છે પણ શ્રી કૃષ્ણની લીલામાં અલૌકિક રહસ્ય ભરેલું હોય શ્રી કૃષ્ણ મિત્રો સાથે રમતા હતા અને ત્યાં કંસ રાજાએ મોકલેલો અઘાસુર નામનો એક રાક્ષસ અજગર થઈને આવ્યો છે બાલ બાલ મિત્રો સાથે રમે છે આઘાસુરે જોયું આજ કૃષ્ણ છે આજ કંસ કારણ છે આભાસુરે અજગરનું સ્વરૂપ ધારણ કર્યું છે મોડું ફાડીને બેઠો છે એનું મુખ પર્વતની મોટી ગુફા જેવું દેખાય બાળકોએ લાલાને કહ્યું કે કનૈયા આ કોઈ ગુફા છે એવું લાગે છે અંદર જઈએ એક બાળક બોલ્યો કે કનૈયા શ્વાસ આવે આ ગુફા છે કે કોઈ જાનવર છે ત્યારે એક બાળક બોલ્યો છે ગમે તે હોય કનૈયો સાથે આવે છે તો આપણને જરાય વાંધો એક જાનવર અજગર હોય તો કનૈયો મંત્ર બોલશે કે મળી જશે અમારા લારા પાસે મંત્ર છે આ બાળકોનો એક એવો નિયમ હતો એકલા કૃષ્ણને કોઈ ઠેકાણે જવા દેતા નથી અને બાળકો શ્રી કૃષ્ણ વિના કોઈ ઠેકાણે જતા પણ નથી બાળકોનો એવો પ્રેમ છે હું લાલાને હાચવું છું એકલો કનૈયો જાય તો લાલાને કોણ હાચવશે જે જગતને હાચવે છે અને તે પરમાત્માને આ ગરીબ ગોવાળો પ્રેમથી હાચવતા કનૈયો અમારો છે હું લાલાને હાચવું છું એકલો કનૈયો કોઈ ઠેકાણે જાય નહીં લાલાને કોઈ ઠેકાણે જવા દેતા નથી અને બાળકોનો નિયમ છે શ્રી કૃષ્ણ વિના બાળક કોઈ ઠેકાણે જતા પણ નથી જ્યાં જાય ત્યાં શ્રી કૃષ્ણને સાથે રાખે તમારાથી થાય તો આ નિયમ લેવા જેવો છે જ્યાં જાઓ ત્યાં ભગવાન સાથે લઈ એકલા કોઈ ઠેકાણે જશો વક્તા કથા કરે ત્યારે શ્રી કૃષ્ણને સાથે રાખે ભગવાનના દર્શન સ્મરણ કરતા કરતા વક્તા બોલે તો ભગવાન શીખવાડે આવું શ્રી કૃષ્ણ દર્શન અને સ્મરણ કરતા કરતા કથા અને શ્રોતા એવી ભાવના કરે બાલકૃષ્ણ મારા મારી સાથે રાખીને તમે કથા સાંભળો આ કથાનું રહસ્ય જલ્દી ધ્યાનમાં આવશે કોઈ પણ કામ કરો ત્યારે તમારા ભગવાનને સાથે તમારી કોઈ દિવસ હાર થશે જીવ ભગવાનને ભૂલી જાય છે જીવ પોતાની બુદ્ધિમાં શક્તિમાં વિશ્વાસ રાખે છે અને તેથી એની હાર થાય જીવની શક્તિ બહુ અલ્પ છે જીવમાં શક્તિ ઓછી હોવા છતાં જીવ શક્તિનો નાશ કરે છે જીવની હાર થાય છે તમારી બુદ્ધિ તમારી શક્તિ તમારું જ્ઞાન એ શ્રી કૃષ્ણને સાથે રાખશો તો જ સફળ થશે બાળકોનો નિયમ છે જ્યાં જાય છે ત્યાં શ્રી ને સાથે લઈને જાય જ્યાં જાઓ ત્યાં ભગવાનને સાથે લઈને કદાચ તમને એમ શંકા થશે ભગવાન ને સાથે લઈને જવા એટલે ભગવાનની મૂર્તિ હાથમાં લઈને ફરવાનું સર્વ ઠેકાણે ભગવાનની મૂર્તિ સાથે લઈને કેવી રીતે જઈએ ભગવાનને સાથે રાખો એનો અર્થ એ છે બે ત્રણ મિનિટ થાય કે તમારા ભગવાનના દર્શન કરો તમારા ભગવાનનું સ્મરણ કરો એવી ટેવ પાડો ઈશ્વરથી વિભક્ત ન થાય તેને ભક્તિ ભક્તિની સમાપ્તિ ન કરો સર્વકાળ ભક્તિ કરવાની તમારો વ્યવહાર પણ સુખમય થશે એક વૈષ્ણવ ગાડીમાં બેઠા વાતો બહુ મોટી મોટી કરે પણ શિક્ષણ આવ્યા પછી એને એટલી બધી ઉતાવળ થઈ બીજો બધો સામાન ઉતાર્યો અને એના ઠાકોરજી તો ગાડીમાં જ રહી ગયો એવી રીતે સાથે લઈ જાય એનો શું અર્થ છે મનથી ભગવાનને સાથે રાખો બે ત્રણ મિનિટ થાય કે તમારા ભગવાનના દર્શન ભગવાન મારી સાથે છે જે ભગવાનને સાથે રાખે એને કેવી શાંતિ મળતી હશે ને સાથે રાખે એ પોતાને સુખી સમજે હું સુખી છું મારી પાસે ધન છે લક્ષ્મી પતિને જે સાથે સાથે રાખે એને કેવી શાંતિ મળતી હશે જ્યાં જાઓ ત્યાં ભગવાનને સાથે રાખે બાળકોએ કહ્યું કે કનૈયા તું આવે તો અંદર જઈ બાળકોના પાછળ પાછળ શ્રી કૃષ્ણ પ્રવેશ કરે આકાશુરે વિચાર કર્યો બધા આવી જાય કે પછી મોડું બંધ કરું બધાને કરી દઉં ભગવાન જાણતા હતા કે આ રાક્ષસ છે અંદર ગયા પછી પ્રભુએ મહિમા શક્તિથી સ્વરૂપ વધાર્યું પ્રાણ બહાર જાય છે અને અંદર આવે છે એ શ્વાસની ક્રિયા સતત થાય છે હંસા સોહમ પ્રાણ બહાર જાય છે અને તે પ્રાણ બહાર જઈને પાછા અંદર આવે છે યોગીઓ શ્વાસાનુસંધાન સાથે જપ કરે છે શ્વાસ બહાર જાય છે શ્વાસ અંદર આવે છે પ્રભુએ એવી લીલા કરી આઘાસુરના પ્રાણ બહાર નીકળવાનો જે દરવાજો છે અને તે બંધ કરી પ્રાણ બહાર જાય છે અંદર આવે છે પ્રભુએ મહિમા શક્તિ પ્રગટ કરી ના પ્રાણને હવે બહાર નીકળવાનો રસ્તો મળતો નથી અંદર અંદર વ્યાપો થયા પછી તો બ્રહ્મરંધ્રને ફાડીને એના પ્રાણ બહાર પ્રભુએ કહ્યું કે આ કઈ ગુફા નથી ચાલો બહાર જઈશું બાળકો સાથે ભગવાન બહાર આવ્યા અને જ્યાં બહાર આવે છે ત્યારે અઘાસુરના પ્રાણ શ્રી કૃષ્ણ ચરણમાં કૃષ્ણ કનૈયા અઘાસુ ભગવાનના ચરણમાં મળી તમારા અંદર ભગવાન છે અંદર ઈશ્વર હોવા છતાં જીવને માયા એ બાંધ્યો છે ભગવાન અંદર બિરાજેલા છે છતાં જીવ અજ્ઞાની છે ભગવાનને બહારથી અંદર લઈ ગયા બહારના ભગવાન અને અંદરના ભગવાન જયારે એક થશે ત્યારે જીવ બંધનમાંથી છૂટે તમારા ઘરમાં ભગવાનનું સ્વરૂપ સ્થાપન કરો પ્રેમથી પૂજા કરો સુંદર શૃંગાર કરો ભગવાન અતિ સુંદર છે ભગવાનમાં આંખ સ્થિર રાખીને ભગવાનના નામનો જપ કરો કદાચ મન ચંચલ થાય તો ભલે થાય આંખને ભગવાનમાં ભગવાનમાં આંખ સ્થિર કરી ભગવાનના નામનો જપ કરો આંખથી ભગવાનને અંદર લઈ આંખમાંથી જે ભગવાન ને અંદર લઈ જાય તેને દર્શન નો આનંદ મળે મંદિરનો એવો નિયમ હોય છે મંદિરમાં ભગવાનના દર્શન કર્યા પછી મંદિરના બહાર ઓટલે પાંચ દસ મિનિટ બેસવાનું હોય કેટલાક લોકો તો એવું સમજે છે કે મંદિરના ઓટલે બેસીએ ને તો આખા ગામની બધી ખબર ત્યાં પડી જાય માટે ત્યાં બેસે મંદિરમાં જેને ઘરની વાતો સાંભળે ઘરની વાતો કરે ને બહુ પાપ લાગે મંદિરના ઓટલે બેસવાનો અર્થ એ છે મંદિરમાં જે ભગવાનના દર્શન કર્યા છે એ મારા અંદર આવ્યા કે નહીં દર્શન તે કરે છે ભગવાનને સાથે ઘરમાં લઈ જાય ત્યાં બેસી થોડું ધ્યાન કરવાનું સ્મરણ કરવાનું ભગવાન ભગવાનને આંખમાંથી અંદર લઈ આજે દર્શન કર્યા પછી આવતીકાલે તમે દર્શન કરવા જાઓ ત્યાં સુધી આજનું નું સ્વરૂપ ભગવાન ના કપડા ભગવાનનો શૃંગાર શૃંગાર સાથે ભગવાનનું સ્વરૂપ દેખાય મનમાં સ્થિર કરો લોકો દર્શન કરે છે એમને પૂછો આજે ભગવાનના કપડા કેવા કયું પિતાંબર પછી માથું ખંજોડ છે ખાસ પિતાંબર એવું કઈ જોયું નથી તું લોકોના કપડા જોવા ત્યાં ગયો મંદિરમાં પારકાઈ છે ભગવાનના શૃંગારને નિહાળો આંખમાંથી ભગવાનને અંદર લઈ જાઓ આજે દર્શન કર્યા પછી આવતીકાલે તમે દર્શન કરવા જાઓ ત્યાં સુધી આજનો શૃંગાર આજના કપડા સાથે ભગવાન નું સ્વરૂપ તમારા મનમાં રહેવું જોઈએ ભગવાનને બહારથી જે અંદર લઈ જાય અંદર ઈશ્વર હોવા છતાં જીવ બંધનમાં છે અંદર ઈશ્વર હોવા છતાં જીવ દુઃખી છે ભગવાનને જે બહારથી અંદર લઈ જાય લાકડામાં અગ્નિ છે પણ લાકડામાં રહેલા અગ્નિનો ઉપયોગ કરવો હોય તો લાકડા ઉપર અગ્નિ રાખજો બધી બે જયારે એક થાય છે બહુ ઠંડી પડી છે અને લાકડામાં અગ્નિ છે એવું સમજીને કોઈ લાકડાને સ્પર્શ કરે તો લાકડામાં જે અગ્નિ છે એ કઈ કરી આપશે ને લાકડામાં અગ્નિ છે ગરમી ત્યારે આપશે કે બહારનો અગ્નિ લાકડા ઉપર રાખો તમારા અંદર ભગવાન છે છતાં જીવ બંધનમાં છે ઈશ્વર અંદર છે છતાં જીવ અજ્ઞાની છે ઈશ્વર અંદર છે છતાં જીવ દુઃખી છે બહારથી ભગવાનને જે અંદર લઈ જાય છે બહારના ભગવાન અને અંદરના ભગવાન જયારે એક થાય છે અંદર જે ભગવાન છે એમનું નામ અંતર્યામી નારાયણ અને તમે ઘરમાં જે સ્વરૂપ પધરાવીને સેવા પૂજા કરો છો એ સ્વરૂપનું નામ છે અર્ચા સ્વરૂપ નારાયણ અર્ચા સ્વરૂપ અને અંતર્યામી સ્વરૂપ બે એક કરો બહારનો અગ્નિ અને લાકડામાં રહેલો અગ્નિ બે જયારે એક થાય જયારે જ્યારે ભડકો થાય અગ્નિ છે એવું સમજી સમજીને ચૂલામાં કોઈ ખાલી લાકડા રાખે તો પાણી ગરમ થાય લાકડા મારેલા અગ્નિ નો ઉપયોગ કરવો હોય તો લાકડા ઉપર અગ્નિ રાખી અંતર્યામી નારાયણ અને અર્ચા સ્વરૂપ નારાયણ ને એક અઘાસુરના અંદર પ્રભુએ પ્રવેશ કર્યો અંદર ભગવાન પ્રવેશ કરે છે તેથી અઘાસુર નો ઉદ્ધાર થયો અઘાસુર પાપાસુર અઘ શબ્દ નો અર્થ થાય છે પાપ અશુ શબ્દ નો અર્થ છે પ્રાણ જેના પ્રાણ પાપમાં રમે છે જે પાપ કરવામાં સુખ સમજે છે એ રાક્ષસ છે પાપ કરીને કોઈ સુખી થયો નથી પાપ નું ફળ દુઃખ છે માનવને પાપ કરવામાં મજા આવે મન બહુ બગડ્યું છે માનવ જાણે છે પાપ કરીને જ હું દુઃખી થયો છું પણ એને પાપ કરવામાં ત્યારે રાક્ષસ જેવો થઈ જાય અઘાસુ પ્રભુએ સદગતિ આપી છે બાળકોનો નિયમ છે રોજની કથા માતાઓને બાળકો રોજ સંભળાવે આજે લાલાએ આઘાસુર માર્યું બ્રજવાસીઓનું પાપ દૂર કર્યું છે પાપ પહેલું આંખમાં આવે છે પાપ પછી મનમાં જાય છે પાપ પછી વાણીમાં આવે છે પછી વર્તન બગડે છે વાણી ન બગડે ત્યાં સુધી વર્તન બગડતું નથી માનો કોઈ પણ ખરાબ કામ કરે છે એના પહેલા ખરાબ શબ્દ બોલે છે વ્યાકરણ શાસ્ત્ર નો એક નિયમ છે જે ક્રિયા કરે છે એવા શબ્દ બોલે છે પછી ક્રિયા કરે છે શબ્દોચ્ચાર વિના ક્રિયા થતી નથી માનવ ખરાબ કામ કરે એના પહેલા બે મિનિટ ખરાબ શબ્દ બોલે છે કદાચ જીભથી ન બોલે તો મન થી બોલે છે વાણી બગડે વાણી ને શુદ્ધ રાખો ખરાબ શબ્દ બોલશો સાથે સંબંધ છે વાણી જયારે બગડે છે ત્યારે વીર્ય બગડે છે વીર્ય બગડે છે ત્યારે જીવન બગડે છે કદાચ મનમાં પાપ આવે તો ભલે આવે વાણીમાં પાપ આવે સંતો તેથી વારંવાર કે છે જીભથી ભગવાનના નામનો જપ કરો જીભથી ભગવાનના નામનો જપ કરો જે સતત જીભથી જપ કરે છે એ ખરાબ શબ્દ બોલતો નથી જે ખરાબ શબ્દ બોલતો નથી એના હાથે ખરાબ કામ થતું નથી વાણી બગડે તો જ વર્તન બગડે કદાચ મનમાં પાપ આવે તો ભલે આવે વાણીમાં પાપ ના આવે તમારા જીવનમાં એક દિવસ એવો આવશે કરવાની ઈચ્છા ન જતા પાપ થશે અનાસુર અંદર આવે છે લાગે કે મન માનતું નથી હવે પાપ થવાનું છે જ્યારે પાપ કરો કથો એક જ શબ્દ પકડશો નહીં હો તમે એટલું ધ્યાનમાં રાખશો મારા જેવું બોલ્યા પાપ કરો એવું બોલ્યા નથી મનમાં ભાવે મનનો તિરસ્કાર કરો વાણીથી ભગવાનના નામનો જપ કરો આ બધું કર્યા પછી પણ પાપ થશે અનેક જન્મથી જીવ કરતો આવ્યો છે પાપના સંસ્કાર જાગ્યા પછી પાપ કરવામાં મજા આવે છે જ્યારે એવું લાગે કે હવે પાપ થવાનું છે અને ત્યારે ભાન રહીને પાપ કર ભગવાનને કહેજો કે હવે મારું મન માનતું નથી હું પાપ કરું છું જયારે એવું લાગે કે હવે પાપ થવાનું છે ત્યારે હરે કૃષ્ણ હરે કૃષ્ણ બોલતા બોલતા પાપ કરો મારું મન માનતું નથી ભગવાનને સાથે રાખી જે પાપ કરે છે એને સજા ઓછી થાય ભગવાન ને સાથે રાખે પાપ કરે એનું પાપ કરવું કઠણ નથી પાપ બહુ કઠણ પાપ તો ભગવાન છોડાવે તો જ છૂટે છે અગાસુરના પેટમાં બાળકો શ્રી કૃષ્ણ પાપની સજા થાય ને ભગવાન એવું કહે છે કે તે આવું પાપ કર્યું અને તેથી આવીને આ સજા ભોગવવી પડશે ભગવાનને હાથ જોડીને કહેજો કે મેં પાપ કર્યો પણ તમને સાથે રાખીને કર્યું છે હવે થોડું તમે ભોગવવું તમે સાથે હતા સાયં ઘેર આવ્યા પછી શ્રી કૃષ્ણની મધુર લીલાઓનું વર્ણન આજે દાદાએ આવું સુખદેવજી મહારાજ રાજાને સાવધાન કરે છે કથા બાળકો રોજ માતાઓને સંભળાવ્યા પણ આઘાસુર વધની જે લીલા થઈ તે એક વર્ષ પછી અને આઘાસુર વધની કથા એક વર્ષ પછી સંભળાવી એનું શું કારણ

ગોપીઓ સાથે શ્રી કૃષ્ણ રાસ ગાયો સાથે રાસ આ તેરમો અધ્યાય ચાલે એટલે શું રસમય પરમાત્માને યશોદા મૈયા રાને ગોદમાં લે કરે છાતી છે શ્રી ઈચ્છા છે એવું નથી રહેશે લાલાને મળવું છે હવે ગાય શ્રી કૃષ્ણ ને કેવી રીતે મળે ગાયો એવો લાગે વાછડો જેમ મને ધાવે છે તેમ કનૈયો મને ધાવે તો હું લાલા સાથે એક થઈ જાઉં ગાય વાછડા એમાં એવો પ્રેમ છે લાલાને મળવું ગાયો સાથે રાસ છે અધ્યાયમાં